નોર્માલિટીથી મોક્ષ અમારી એક ઈચ્છા છે કે જગત મોક્ષ માર્ગ ભણી વળે જગત મોક્ષ માર્ગને પામે મોક્ષ માર્ગમાં વળ્યો કોને કહેવાય મોક્ષ માર્ગ છે એમાં એકાદ માઇલ ચાલે ત્યારે અત્યારે આ ધર્મો છે એ વિતરાગ માર્ગ પર નથી વિતરાગ માર્ગ ઉપર કોને કહેવાય નોર્મલ ઉપર આવે તેને above normal is fever Below normal is fever. 97 is below normal and 99 is above normal fever. 98 is normality. Above normal અને બિલો નોર્મલ બંને ફીવર છે આ વાત તો ડોક્ટરો એકલા લઈને બેઠા છે પણ એ તો બધાને માટે હોય ઊંઘવામાં ખાવામાં પીવામાં બધામાં નોર્માલિટી જોઈશે એ જ વિતરાગ માર્ગ છે અત્યારે તો બધે અબાવ નોર્મલ હવા ઊભી થઈ ગઈ છે તે બધે પોઈઝન ફરી વળ્યું છે એમાં કોઈનો વાંક નથી સૌ કાળ ચક્કરમાં ફસાઈ ગયા છે વિતરાગ માર્ગ એટલે બધામાં નોર્માલિટી ઉપર આવો આ તો તપમાં પડે તો તપો ગચ્છ થઈ જાય અલ્યા આ ગચ્છમાં ક્યાં પડ્યો આ તો બધા કૂવા છે આમાંથી નીકળ્યો તો પેલા કૂવામાં પડ્યા અને આ તો એક જ ખૂણો વાળ વાળ કરે છે તપનો ખૂણો વાળે તે તપનો જ વાળ વાળ કરે કેટલાક ત્યાગનો ખૂણો વાળે તે ત્યાગનો જ વાળ વાળ કરે શાસ્ત્રો પાછળ પડ્યા તે તેની જ પાછળ અલ્યા એક ખૂણા પાછળ જ પડ્યા છો મોક્ષે જવું હશે તો બધા જ ખૂણા વાળવા પડશે છતાં ખૂણા વાળ્યા એટલે એના ફળ તો મળશે જ પણ મોક્ષ જો જોઈતો હોય તો એ કામનું નથી તારે જો ચતુર્ગતિ જોઈતી હોય તો ભલે એકની પાછળ પડ મનુષ્યમાં ફરી જન્મ મળે બધે વાહ વાહ મળે એવું હું તને અહીંયા આપી શકું તેમ છું પણ આ તો ક્યાં સુધી પછી જ્યાં જાય ત્યાં કપાળ કૂટો ને ક્લેશ ઊભો થાય એવું માગવા કરતાં ઠેઠનો તારો મોક્ષ લઈ જા ને મારી પાસે કાયમનો ઉકેલ આવે એવું કંઈક લઈ જાય અહીંથી એક એક ઇન્ડિયનમાં વર્લ્ડ ધ્રુજાવે એવી શક્તિ પડી છે અમે આ ઇન્ડિયનને શાથી જુદા પાડીએ છીએ કારણ કે ઇન્ડિયન્સનું આત્મિક શક્તિનું પ્રમાણ છે માટે પણ એ શક્તિ આજે આવરાઈ ગઈ છે રૂંધાયેલી છે એને ખુલ્લી કરવા નિમિત્ત જોઈએ મોક્ષદાતા પુરુષનું નિમિત્ત જોઈએ તો શક્તિ ખુલ્લી થાય જેને કોઈ પણ દુશ્મન નથી દેવ માત્ર પણ દુશ્મન નથી એવા મોક્ષદાતા પુરુષનું નિમિત્ત જોઈએ આ તો અમે કહીએ છીએ કે મોક્ષ માર્ગ ખુલ્લો છે તો એ બાજુ હિલચાલ ચાલુ થઈ જાય અને એથી ઊંચે જવાય મોક્ષે જવું એ આત્માનો સ્વભાવ છે પુદ્ગલ એને નીચે ખેંચે છે પણ આત્મા ચેતન છે તેથી છેવટે એ જ જીતશે પૂદગલમાં ચેતન છે નહીં તેથી તેનામાં કળા ના હોય અને ચેતન એટલે કળા કરીને છૂટી જાય જેને છૂટવું જ છે એને કોઈ બાંધી નહીં શકે અને જેને બંધાવું જ છે એને કોઈ છોડી નહીં શકે મોક્ષ નથી એવું કહ્યું એટલે છૂટે શી રીતે એટલે મોક્ષ નથી પણ મોક્ષના દરવાજાને હાથ અડાડી શકાય છે અને અંદરના બધા મહેલ દેખાય છે દરવાજા ટ્રાન્સપેરન્ટ છે તેથી અંદરનું બધું જ દેખાય એવું છે પણ આ તો શોરબકોર કરી મૂક્યો કે મોક્ષ નથી મોક્ષ નથી પણ આ તને કોણે કહ્યું તો કહે કે આ અમારા દાદા ગુરુએ કહ્યું પણ દાદા ગુરુ જોવા જઈએ તો હોય જ નહીં આ તો વાં વાયાથી નળ્યું ખસ્યું તે દેખીને કૂતરું ભસ્યું એના જેવું છે તે કોક બહાર નીકળ્યો હશે તે બૂમાબૂમ કરી મૂકી કે શું છે શું છે ત્યારે બીજો ઠોકાઠોક કરે કે ચોર દીઠો ને તેથી શોર બકોર મચી ગયો આવું છે છે કશું જ નહીં ને ખોટો ભો ને ભડકાટ પણ શું થાય આ લોકોને ભસ્મગ્રહનું ભોગવવાનું હશે તેથી આવું થયું હશે ને પણ હવે તો એ બધું પૂરું થવાનું એ નક્કી જ છે